ઘટ ઉદય વિના તપ કરે આ બધા તપ અહીંયા આગળ તપ કરવાનો આપણે ઘેર બેસવા આવી નહીં પછી અહીં કરે નહીં અહીં વડવડા કરે અને તપ કરે એના કરતા ઘેર બેઠા આવ્યું હોય પ્રાપ્ત તપને ભોગવો કરે શું કે છે પ્રાપ્ત તપને પ્રાપ્ત તપને આપણે જે ટાઈમે આવ્યું હોય તે ટાઈમે તપ ભોગવવું અભેદ ભાવી વર્તે બે ભરવી અભેદ ભાવી વર્તે બે ભરવી અભેદ ભાવી સ્વભાવિક હા. જે કરવાના તપ જે કરે એને આ બે વિના કરે ઉદય વગર તપ કરે તો કે છે અભેદ ભાવી વર્તે બે ભરમી શું કે છે? બે ભરમી. બે ભરમ થઈ જાય એટલે ભ્રમ હોય. ન કરવાનું તપ કરે એટલે એક આત્મા વર્તે ને પછી કઈ નવી જાતનું તો નહીં ચંચળતા ઉદય વિગત તપ કરવા તે ખોટો છે એમ એવું કહેવાનું આ દાદા હાથું નિર્જીવ તરછોડ એમ લાકડી એમાં કેવી રીતે બંધાય એમાં કેવી રીતે બંધાય તરછોડ આપડી ખરી આપડે કચાયા ટેબલ ને કરીએ ને ભીતના મોટી મારે પોતાના કસાય ભીત ભીત વિતરાક છે તે બધું વિતરાક છે આ ભૂતગલો બધા તરફડ ના મારે ભીત ભીત આપણા કસાય ઉત્પન્ન થાય ને ત્યારે સામાન તરફડ ના આવે આપણે તે વખતે કોઈ રીતે બેસાડી છે બેસાડવામાં કોઈ રીતે મળતો ત્યાં છે તેનાથી જ કામ કરતો છે તો એ કટેવો પડેલું હોય છે કટેવ તો સાધારણ નીકળી જાય છે જાણતાથી એ જાણતાથી કટેવ કટેવ પડેલું હોય છે આમ તો ઠોકા ઠોક કરે છે ખાલી આદત પડેલી તો જાણે ને આદત ખોટી છે અર્થ નહીં ઉત્તર આત્મા બગડે સાથે રહે સક્રિય આત્મા તો એટલે એની સાથે સક્રિય આત્મા તો પછી આ શા માટે આપડે કહીએ કે તમે જુદા હું જુદી તો ઝઘડા થાય કે છે હું કહું તમે તમે જુદા એટલે અમે આપણે તમે જુદા હું જુદી તો ઝઘડા આત્મા ને પીલાય નહીં પીલાયા કરે જેટલા ફળ હોય આખા આપતો પીલાઈ જાય તેલ તેલ પીલાય નહીં મોટું જગત આવે દાદા પણ એ પ્રતિક્રમણ થઈ જાય પછી ફરી આવવાનું પ્રતિક્રમણ નિર્માણ પ્રતિક્રમણ કઈ એટલે ધોઈ જાય ને રતિકામલ બધું ધોઈ જાય રતિકામલ તો કડકડ કરવાનું છે જેમની જોડે રહેવાનું છે એની જોડે એના પ્રતિકામલ તો નવરા પડ્યો તો એમ નામ કર્યા કરીએ બધા દોસ્તી લઈ એ વખત રહી ગયો તો ઉમરે થઈ જાય બીજા જોડે કરવા પડે બીજા હોય ને બધાને કરવા અતિક્રમણ એનો જે હિસાબ છે ચોખ્ખો દેખાય છે ભોગ નહીં બોલાય છે નહી ગઈ ગલામળો કરી નાખો ગલામળો કરી નાખો રાતી થઈ જતા નથી આગળ પાછળ કરી નાખો કરવાનું જયારે આ જાગૃતિ નથી રહેતી ને એટલી વાર સ્ટેશન વધુ આવે ત્યારે જાગૃતિ નથી અંદર છે મોટું સ્ટેશન આવે ત્યારે જાગૃતિ નથી રહેતી પણ છે જ એટલે લાઈ બનાવી બંધ થાય બાપ છેલ્લા ત્રણ છે ને અંદર બહુ સાતા નથી નાટકી રહેવાતું નથી હા નાટકમાં જરા કરે ને બધા. અને આમ જમ, જરા આમ જમ, જરા નાટક કરે. તમે નાલાયક છો. છોકરાની ઘરે નાટકમાં ઉડે હે. છોકરાની ઘરે હવે એવું જ રહે છે એવું જ ગુસ્સો કરવાનો રહે છે છોકરા ઘરે એવું મોટા મોટું છે નહીં તો નહીં બળતો ના આ તો એમ કે આપણે ગમે એમ ખાઈ લઈએ શક્તિ માંગીને તો આ ફાઇલ નો નીકળ જાય ના બપોરે એ આપણે આ ફાઇલ ઉભી ના થાય શક્તિઓ એવી માંગી દે કે ગમે એમ કઈ આ ફાઇલ નો નીકળ થઈ જશે એટલે ફરી આવું ફરી ઉભી ના થાય એવું થાય છે નીકળ કે આવતો બહુ કરવો પડશે આપણે જવું છે એટલે પછી પૂછતા એક માતા હોય ને આપણે એવું લાગે છે એ મુક્તિ થશે આપણે એવી એવી અલગ ફાઇલ હોય છે એવું પણ તો બધા લગે કરવું પડે રાતે રાતે લડી લઈને પણ ગુજરાત કરે છે ગઈ પણ લડે અમારે ગયા હવે પછી દીધું ચાલુ બિલકુલ તો આશ્ચર્ય થાય ગયો આ ભક્તિ જય સચિદાન જય સચિદાન સચિદાન આસક્તિ ના થાય એવું થાય જમવાનું બનાવતી વખતે મનમાં વિચાર આવે હાથમાં ચપ્પુ હશે ખોટી કરી હોય ને કસાય ચડે ને કશું યાદ રહે ભાન ના રહે એમને હું કચવાઈ ગયા ભવન કરે ને એમને કચાઈ ગયો ભૂલી જાય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ મનોહમ દિલાયા હતા ચિંતા સ્વદેશ મેદાજી મનો મન હું હું મન હું મન ગયો અમે કહું itu saya nanti kalau tak berbeda saya itu kalau saya itu saya itu ayo ya saya saya saya kalau saya saya saya આસક્તિ એટલે આક્ષેપ જ આપણા કરે જેના સારા કામ અનુભવ જેના ભાઈ કોઈ આક્ષેપ જ ના સારા કે આક્ષેપ જ ના તો બહાર નહીં ઘેર ના રહે એટલે Aku sudah bau cium tiga, aku nggak tahu apa lagi. Karena betul begini. Nah, ini kita tahu lagi. Cuma lu kan tinggal di mana? Tinggal di mana? Betul tahu. Tapi asik dong. Apa kalau kata tu, kau tak nak tahu tu. Tu boleh apa? અવસર લે ને એટલે અત્યારે Thank you. તેનાથી શું થાય પ્રકૃતિ મજબૂત થાય શું થાય એનાથી પ્રકૃતિ મજબૂત ભક્તિ કહેવાય આ ભક્તિ ત્રીજો સીજો આજ્ઞા પાંચ અસ્પરશ જગલાંશ અવિકલ્પ દેશે રાજ અમાના મયુરનાથ અમારે કોઈ વાત બહુ મોટા મોટા વાંચા પાંચ આજ્ઞાને પાંચ આજ્ઞા મારે કોઈ પણ આ છે ને અસર છે જાણવું જાણવાનું જેવું ભાવ થયું ભાવ થયું જાણવાનું ના ચાલે અમર મહિના અવિકલ્પ દેશ એટલે પોતાના નિરીક્ષકો સામે રહેતા और कंफर्ट है अपना म्यूचुअल फंड ऐसा ना रहे ना ना कंफर्ट है और कौन से जगह ज्यादा प्रिकॉशन आता है स्टॉक से उससे करना हमारे नहीं नहीं कितना हो गया बड़ा हो गया लॉस बात वाला इशू है ये आता हुआ जी ये ना ये ना दिखा दे गले ना हो तो गले अपने आता है अभी तो जगह अभी कल को देखे रात हां ना ना ये ना મન મન તો છે એ રહેતું નથી અમને કે મન મન નથી પોતે મન થી છૂટો થઈ અને મોનાની જેમ પછી ના નાચ્યા કરે છે તમે જ્ઞાન આપે ને મળી નાખ્યા બધા ગીરવા કરાવી દેવામાં ગીરવા ગીરતા જય સચિદાનંદ જય સચિદાનંદ નમો હરિહંતાણમ नमो सिद्धाणं नमो आयरीयाणं नमो वज्रायाणं नमो लोये सवसावणं ऐसो पञ्चनमुक्कारो सवपावप्पणासो मङ्गलाणं च सवेसिं पडवं हवै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय जय सच्चिदानन्द આપડે કઈ જંકશન પર નથી જવું ના જંકશન જંકશન સાજા જંકશન બહુ થયા છે જેનું ટેન્શન ટેન્શન કે બધા જગ્યાએ વિશ્વાસ હોય ને ટેન્શન હવે એવા કયા કાપડા નથી ને આ જેનું ટેન્શન ચાલે કરતા વડીલો લખા દે ને દેહ ના સોદા કઈ ઉભી પોતાના આત્મા નો કરવો પડે ને એ થયું છે બધાની આશા એ નહીં રાખતા એટલે તમારે ઘણા જ આશા બીજાને આપણે લાગે પણ એ બાકી નો લાગે છે હોવા છતાં બાકી નો બધો પણ બીજા લોકો ઓળખી શકે એમની જાતને ઓળખે બીજા ઓળખી શકે એવા કેટલામાં Thank you. सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद